સમજી ગયા ને સારું એટલે વધારે નથી સર આ તો બહુ સારું બધું આવી ગયા બહુ બધું તે થાય થોડુંક મન મજબૂત કરે તબિયત સારી છે આમ તો પણ તે લખી જવું છે હું બોલાતી નથી આપણા એસ એમ પટેલ એમને આ ત્રણ ચોવીસમી શ્રેણીના ત્રણ સૂત્રો પૂછ્યા છીએ લઈએ આપણે નમો વિતરાગાય દાદા ભગવાનના સિંહ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી છે શ્રેણી નંબર ચોવીસના છે પહેલું સૂત્ર બાણુમું છે તે લઈએ બાણુમું સૂત્ર છે જ્ઞાની પુરુષે પરમ વિનય યથાર્થપણે શું છે એની સમજ ખુલ્લી કરવાના પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને જ્ઞાની પુરુષ એ પરમ વિનય યથાર્થપણે શું છે એની સમજ ખુલ્લી કરવાના પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને જ્ઞાની પુરુષ વિશે અને જ્ઞાની અને જ્ઞાનીના લક્ષણો એમના વિશે શ્રીમદજીએ ઘણું ઘણું ઘણું સુંદર એમના પત્રોમાં ઉલ્લેખ કરીને સ્પષ્ટીકરણ કર્યું છે પુષ્કળ રીતે દાદા ભગવાને આપણા બધા માટે અને સર્વસામાન્ય બધા જ માટે આ જ રીતે જ્ઞાની પુરુષ માટે અને જ્ઞાની પદ માટે જે અદભુત સ્વરૂપે ફોડ પાડ્યા છે બધા બહુ સુંદર ફોડ પાડ્યા છે એમાં એમના પોતાની દશા માટે તો એમને ખાસ ફોડ પાડ્યો બધું કે જ્ઞાની પુરુષ એ કહેવાય કે નૌકાર મહામંત્રમાં ના હોય અને છતાં પણ એ તીર્થંકર માન્ય હોય નવકાર મહામંત્રમાં પહેલો જ મહામંત્રમાં મહામંત્ર છે નમો હરિહંતાણમ હવે એવા નમો હરિહંતાણમ એવા હરિહંત સ્વરૂપ દેહધારી પરમાત્માથી પ્રમાણિત થયા હોય જ્ઞાની દશા એવું જ્ઞાની પદ એવા જ્ઞાની એ નૌકાર મંત્રમાં નથી હોતા કારણ કે ક્રમિક માર્ગમાં તીર્થંકર ભગવાન પછી આખો ક્રમિક માર્ગ ચાલે છે શાસન દરમિયાન એ બધો ક્રમિક માર્ગ સંયમધારીઓ મારફતે અને સંસારીઓ માટે એમની સાથે રહીને બહુ સુંદર એક સ્વરૂપે ઐક્ય સ્વરૂપે બહુ સારી રીતે ચાલી રહ્યો હોય છે એટલા માટે એમાં નમો હરિયંતાણમ પછી બધાનો ગોલ તો છે જ સિદ્ધ સ્થિતિ સિદ્ધ ગતિ એમાં નમો સિદ્ધાણમ એ તો સર્વસામાન્ય ગોલ છે જ ભારતમાં તો છે જ બીજે એને એ ગુણ સ્વરૂપે ના સમજી શકે પણ લેટન સ્વરૂપે તો હોય જ કારણ કે સિદ્ધ સ્વરૂપ લેટન અને ઢંકાયેલું તો દરેકમાં છે અને ભારતમાં ખાસ કરીને એ વિશેષ ભાવે બધામાં જોવાય એટલે નમો સિદ્ધાણમ અને પછી મૂક્યું નમો આર્યાણમ એટલે ક્રમિક માર્ગને કારણે તીર્થંકર ભગવાન પછી એ વીર શાસનને પ્રકાશમાં અને પ્રભાવનમાં લાવવા માટે આચાર્ય ભગવંતો હોય છે એટલે જે સંયમ માર્ગીઓ છે અને વ્યવહારથી છે અને મન વચન કાયાથી છે અને મન વચન કાયાના આત્મલક્ષી આત્મા છે પરંતુ ક્રિયાઓથી છે એટલા માટે એ આચાર્ય ભગવંતને જ્ઞાનીનો પદ્મ તરીકે મૂક્યા એટલે વ્યવહારથી એ વ્યવહાર જ્ઞાની કહેવાય છે પરંતુ નિશ્ચય જ્ઞાની જે છે તે પદ બહુ મજાનું છે અને આચાર્ય ભગવંતમાં નિશ્ચય સાથેના વ્યવહાર જ્ઞાની હોય એવા આચાર્ય એ તો મહા મહા મુશ્કેલ છે મહા મહા મુશ્કેલ છે માય ભગવાન પછી એવા આચાર્યોમાં આ શ્રીમદના વચનો છે કે બે મુખ્ય એવા થઈ ગયા સંયમ માર્ગમાં તેમાં મારી ભગવાન પછી લગભગ સાડી પાંચસો પોણી છસો વર્ષોએ કુનકુંદાચાર્યજી થઈ ગયા કુનકુંદાચાર્યજી દિગંબર સંપ્રદાયમાં હવે દિગંબર સંપ્રદાયમાં થયા એટલે એમને દિગંબરની પાકી સમજ પરમાર્થ સ્વરૂપ હતી જેમની પાસે અને એમની પછી થયા લગભગ ત્રણસો વર્ષ ચારસો વર્ષ કે જે હોય તે ગાળો એમાં શ્વેતાંબર સંપ્રદાયમાં આનંદ ગંજી સાહેબ થયા કુંકુંદાચાર્યજી સિદ્ધાંત જ્ઞાનમાં વિશેષ કરીને સ્થિર હતા અને આનંદગંજી પણ ઘણી સારી રીતે સિદ્ધાંતમાં સ્થિર હતા વિતરાક સિદ્ધાંતમાં આ બે જ જુઓ બલિયારી આ સમયની કે આવતી અવસ્થાઓ એનું છાયા સ્વરૂપે એ છાયા આગળમાં પ્રસ્થાપિત એમ થઈ જાય છે ઇંગ્લિશમાં કહે છે એને કે coming events cast their shadows before બોલો કમિંગ ઇવેન્ટ્સ એટલે વ્યવહાર આખો એમાં આપણે એમ નથી કે વાત કે દાદા ભગવાન થયા એટલે એમને આવવાના એટલા માટે આ પરંતુ આ અદભુત અસંયતી પૂજાના આશ્ચર્યકારમાં દ્વિજ આશ્ચર્યકારમાં જે ક્રમિક માર્ગ પણ આવી રીતે સંયમય ના હોય એવા વ્યવહારથી હોય એમાં શ્રીમદ રાજચંદ્રજી બહુ સુંદર રીતે પ્રગટ થયા શ્રીમદ રાજચંદ્રજી અને એ તો આપણા ભારતમાં જેટલા જાણીતા બન્યા બહુ જ સારી રીતે બંધણાની અને એમને જોયું કે આ અવધાર અને અવધારના પ્રયોગો જેમ જેમ બધાને ખબર પડી ગઈ મોટાઓને બધાને સંસારના સમાજના વડાઓને આને તેને તે બધાએ પોતે ઈચ્છાઓ વ્યક્ત કરી કે આમ આમ આમ અને બધા ધર્મીઓ પાછા બોલો તેમને પ્રયોગો થયા જ નથી અને સો ટકા સફળતાએ કરીને પ્રયોગ હતા બધા અને બધા આપણે પોકારી ગયા પરંતુ એમને અમુક અવધાનો સુધી ગયા પછી આ પ્રયોગોમાં જોયું કે આ તો મારા ઉન્નતિ માટે ઉર્ધ્વ ઉન્નતિ માટે અને પ્રગતિ માટે બહુ બાધકારક છે જ્યોતિષકાળ સુંદર હતું પણ એક જોયું કે બાધકારક છે વેદ જ્ઞાન હતું પણ બાધકારક છે એટલે નકારાત્મકતા એ નહોતું કહ્યું એમને પરંતુ એમનું લક્ષ્ય બહુ જુદી જાતનું હતું કે પોતાનું આત્મ સ્વરૂપ એમના સ્વાદથી અનુભવથી અનુભવ પ્રમાણે અને એના માટે બધી જ વ્યવહારમાં બધા જ વ્યવહારની અવસ્થાઓમાં હતા ધંધામાં પણ હતા અને સાધનામાં તો બહુ પ્રખરપણે હતા સાધનામાં અને એમનો અનુભવ કે આ દેહ પણ અમને બહુ ભારે લાગે છે જ્યારે એમની દશા અનુભવ દશા ખુલ્લી થઈ છે ત્યાર પછી એમની જે દશા છે દેહ પણ બહુ ભારે લાગે છે હવે આપણે બધાને આ ને દેહનો ભાર જેટલો છે માપીએ એનો જે પ્રમાણે હોય તે એમાંનો કિંચિત માત્ર થોડો પણ ભાર લાગે માથું ભારે થઈ જાય કદાચ ગંભીર આવતો હતો ને લાગે તો છે જ ને માથું ભારે થઈ ગયું છે મારું કે દેહ એમાં દાદા ભગવાન કે છે આપણે હાર બધા થતા તે પણ કહે છે કે તો શું કરીએ અમે તમારા બધા ખાતર અમારે પહેરવો પડે છે અમને કશું ના હોય જે ઓગણીસો અઠ્ઠાવનની સાલમાં એમને જે ક્ષેત્રે જે સ્થળે જે સમયે જે કાળે અને જેમ છે તેમ જે આખું અદભુત કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ એ કરીને કેવળ દર્શનીય આખો પ્રકાશ પ્રગટ થઈને ખુલ્લો થઈ ગયો પ્રત્યક્ષપણે એ બધામાં એમને આ સિદ્ધ ભગવંતોના સુખ અહીંયા ચાખ્યું એમને સિદ્ધ ભગવંતોનું સુખ ચાખ્યું એ તે વખતે એમની દશા શું હશે અને પછી તો આપણા માટે કે છે સામાન્યપણે ક્યાંક આ કપડાં બહુ વજનવાળા લાગે છે બહુ વજન પણ કપડાનું વજન તો લાગે જ નહીં ને આપણને સમજ્યા કે નહીં હે દિગંબર સંપ્રદાયમાં સાથી આ વજન ભારે લાગે ત્યારે જ કાઢી નાખવા પડે દીપકાનંદજી શું કહે છે તો મારું દુઃખું દુખી જાય છે તમે બેહો છો એ વાતે મહેશભાઈ કોને એમને નસો બધી દુખાઈ જશે બધી અહીંયા આવો ને બધા તમને આગળની ઈચ્છા કરે બધા મને બધાને આગળ આગળ આવતા રહો હજુ આગળ આવો જય સચિદાનંદ દિગંબરી સૂત્ર શું છે છે નહીં ને શું કહીએ <laughs> આજે તમને ગઈકાલે જ અમીન સાહેબે એમને સંભળાયું અમારે તો નીકળી ગયેલું આવે સત્સંગમાં ક્યાંક નીકળી ગયું હોય એમાંથી આ સૂત્ર લઈ લીધું અમને કાલે બધું બતાવ્યું કેટલા મિનિટ બાર કેટલા મિનિટમાં સત્યાવીમાં સત્યાવી મેળા અનુભવ જ્ઞાન સૂત્રોમાં ગાંઠાની સાહેબ આવશે તમારા હાથમાં થોડા વખતમાં એટલે શાહ સાહેબના આશીર્વાદથી બધું આ વખતે એમને એમના પ્રોજેક્ટને ભેગું લઈ લેશે લેવાના સાહેબ હે પણ નવનીતભાઈ સાહેબની પરવાનગી લેજો એ તો સદાય પરવાનગી આપે છે એમ બરોબર એટલે એક નિશ્ચય સ્વરૂપ જ્ઞાની અને જ્ઞાનીનું વ્યવહાર સાથેનું નિશ્ચય સ્વરૂપ એટલું અદભુત એ શ્રીમદજીમાં અને આ દાદા ભગવાનમાં એ તો આ સર્વકારનું આશ્ચર્ય હોય એવું આ અવસરપરિકારનું બહુ સુંદર રીતે આશ્ચર્ય સ્વરૂપે પ્રગટ થયું એ તો આપણે બધા જાણીએ છીએ દાદા ભગવાન અદભુત હવે કેટલી સાદાઈ ને કેટલો સાદો વેશ જે કાળે જે વખતે જે ક્ષેત્રે જે છે જેમ છે તેમ એ જ્ઞાન અને એમની સ્થિતિને બધું એમાં કઈ ફેરફાર નહીં આ કનુભાઈનો પાટલુનનો રંગ છે લગભગ એવા રંગવાળો એમનો કોટ હંમેશા અને એ જ કાપડનું કનુભાઈનું પાટલું આવે આક્રમ ખેતસીભાઈ આવ્યા ત્યાં સુધી અને ત્યાર પછી પણ ચાલેલો પણ ખેતસીભાઈના બે ત્રણ ચાર વર્ષ ગયા પછી એ કોટ અને કોટનું કાપડ બિની મદ્રાસની એનું રિવિયેરા નામનું કાપડ આવતું હતું જે જૂના લોકો જાણતા હોય તો એ કાપડ સામાન્યપણે કંઈક લઈ આવો કરું ભાઈ હવે આપણે તો એ ચાલ્યા કરતું હતું એ ચાલ્યા કરતું હતું અને પછી બંધ થઈ ગયું અને કોટની જરૂર પડી પછી ભાઈ લે એટલે પેલો સિલેટિયા કોટ આવ્યો છે સિલેટિયા કોટ પછી પ્રખ્યાત થઈ ગયો બધામાં પણ એમને એવું નથી કે મને આ કહેતી કશું જ નથી એમને જે વેશે જ્ઞાન થયું એ વેશમાં ક્યાંય પણ જરા પણ ફેરફાર નહીં અને આ જ જ્ઞાન આપણને બધાને જ આપ્યું છે જ્ઞાનને વેશને જરા પણ સંબંધ નથી છતાં સદવિવેક છે વિનય છે જે ધર્મનું મૂળ છે અને ધર્મના મૂળ સ્વરૂપે આવી રીતે એ વેશ અને વેશનું પરિદાન સંયમાર્ગ શું કે સંસારીઓ એ બંનેને માટે હોય છે સંસારીઓમાં પણ આપણે જોઈશું કે વેશ વેશના પરિધાન જાત જાતના હોય છે કોઈને આ કોઈને તે આ પણ સંયમ માર્ગીઓમાં તો એ આમનાય અને સંપ્રદાય જે હોય તે એ પ્રમાણે એમના પરિધાનો હોય જ હોય જ અમે શિવ શિવમુનિ આચાર્ય સાહેબ પાસે હતા ત્યારે એમને ઈચ્છા થઈ અમારાથી તો હવે બીજે ક્યાંય જવાય નહીં અમે તો વિહાર કરીએ એમ બધું અમારા સાધુ જો બધા જ પરંતુ આ વિરાયતન છે કે વિરાયતન વિરાયતન રાજગૃહી એમાં સમણી ગો સમણી કે સમણી સમણી શ્રમણીની સમણી એ સમણીનું આખું બહુ સુંદર અંદર કાઢ્યું છે એટલે બહેનો સંયમ લીધેલી પરંતુ એ સાધુ અને સાધ્વીજીનો વેશ ન પરિધાન કરતા એક એને મળતું તો હોય જ પણ એ પરિધાન થઈ જાય છે અને એમને બધે જ વ્યવહારની છૂટ હોય છે અને પરદેશમાં આપણા બધાના લાભ માટે એ બધા બોલાવે છે જાય છે બધું જ કરે છે પરીક્ષણ હો કોઈ પણ પ્રસંગ હો રીતે રીતે બધી રીતે બોલાવે છે એવી રીતે શિવમણી આચાર્ય સાહેબ અમને કહ્યું કે આપતો પુત્રો તો બધે વિહાર કરે છે બધે ફરે છે વિહાર એટલે કે એમને તો ગતિ વગર વિહાર કરે એવા છે એમને ગતિની જરૂર નથી તમે અમારે પર હસ્યો છે કેમ વિહારમાં ગતિ તો હોય જ નહીં ને એટલે આવું તે એમને આવું કંઈક વચમાં રસ્તો કાઢીને એમને આપતા પુત્ર છે એવું કાઢીને અમને કંઈ બે ચારનો લાભ અપાવવા ગયા છે એમની ભાવના ત્યાગી જ્ઞાન પરદેશમાં જાય પણ કે આવા આપનારા આવા સુંદર હોય ત્યાગીઓ તો સારું ને સા સાહેબ આવું હતું સારું છે કે હજુ કોઈ ગયા નથી હજુ <laughs> પાંચ પાંચેક વર્ષ પહેલા કંઈ કહ્યું છે વાત નીકળી ગઈ હશે અમારે એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને સમજાયું આ અને આ પરમાર્થ એટલું સુંદર ખુલ્લો કર્યો છે આખા જૈન સમાજમાં એની બહુ સુંદર સમજ જઈ શકે છે એમાં કોઈને બાદ ના આવી શકે કે નૌકાર મંત્રમાં જ્ઞાની પુરુષનું સ્થાન નથી પણ આચાર્ય ભગવાન એ જ જ્ઞાની છે એટલે આજે લૌકિકમાં પણ વ્યવહારમાં પણ સંયમ માર્ગમાં પણ આચાર્ય ભગવંતો જ્ઞાનીના સ્વરૂપે જ બધે લેવાય છે આચાર્ય ભગવંતો પણ એ વ્યવહારથી છે અને નિશ્ચય સહિતના વ્યવહારવાળા આચાર્ય હોય એ તો એમની દશા અને સ્થિતિ એ બારમા ગુણસ્થાનની હોય એવા વચ્ચિત હોય શકે જ નહીં અને એવા આચાર્ય હોય એમની અસ્થિ હોય તો અસ્થિ હોય તેનું સમય પ્રમાણની બધું જ હોય કારણ કે એવા આચાર્ય હોય તેમને અહીંયા નિરાશ ના હોય કે બેસી રહે એમની ક્ષપક્ષણી મંડાય અને એ ક્ષપક્ષણી મંડાતા એમને એ એવી સ્થિતિ દશા અને કેવ જ્ઞાન એવું બહુ ટુકડું હોય છે અને એવા ટુકડાપણામાં એમની નીચે હોય અને એમની નજરે નજરે એમની દશાએ દશાએ તાર જોડાઈ લેવાનો હોય એ દશા પ્રાપ્ત થવા માટે તારે એ ત્યાં આગળ નોન ડિજિટલ કૃપા સંધાન થાય છે સા સાહેબ કેવું નોન ડિજિટલ કૃપા સંધાન થાય છે નોન પૌદ્ગલિક પૂતગલ દેહ અને દેહની અસ્થિ છે તે કરીને આવું ક્યારેક જ બને છે ચાતક અને મેઘ અને એની સ્વાતિ નક્ષત્ર અને અનપોલ્યુટેડ પહેલું શુદ્ધ અને પડતા જ તૃપ્ત થાય છે એવો એ ટાઈમ છે સાહેબ એટલે આ માર્ગ અને પ્રાપ્તિ ક્રમિક માર્ગમાં આના કારણે બહુ જ અત્યંત અત્યંત મુશ્કેલવાળી કઈ છે એટલે એનાથી કોઈ માર્ગ મૂક્યો નથી માર્ગ તો ચાલ્યા જ કરે છે પરંતુ આ પ્રાપ્તિ કૃપા એટલે ત્યાં પણ આ ક્રિયાના માર્ગમાં પણ છેવટે દસમાંથી વ્યવહારમાં ઉચકાઈને બારમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થવા માટે વ્યવહારથી એટલે દસમા સુધી તો એમને હોય નિશ્ચય પણ પ્રાપ્તિ હોવી બહુ મુશ્કેલ છે એ પ્રાપ્તિ બારમારી કહેવાય છે બહુ અદભુત પ્રમાણ છે આ એટલે વ્યવહાર અને નિશ્ચય બે સાથે ચાલે છે પણ વ્યવહારથી એ નિશ્ચય આખો એમાં નિશ્ચય સ્વરૂપ થતા જાય છે દસ સુધી જઈએ બધા આગળ નથી જવાતું એ પુરુષાર્થ છે અને એવા પ્રખર આચાર્યો મહેર ભગવાન પછી છેલ્લા હતા અને એ ક્રમમાં સ્થુલીભદ્ર આવ્યા અને ત્યાં જોયું બધાએ ત્યાર પછી તો સ્લીપ થાય એવો માર્ગ એટલે બધું ભંડાર આવી ગયું ભંડાર આવી ગયું એટલે આજે પણ એ સુલીભદ્ર યાદ કરાય છે સંયમ માર્ગમાં અને એવા આચાર્યની સ્થિતિ આ આશ્ચર્ય યુગમાં આશ્ચર્યકાર સ્વરૂપે જે દાદા ભગવાનની થઈ સંસારી વેશમાં એ બહુ મોટું આશ્ચર્ય થયું કૃપાળુદેવનું એક ક્રિયાના ક્રમિક માર્ગમાં આખું થયું સવા સો વર્ષ ઉપર લગભગ અને એમના વચનો કે પચાસ વર્ષે જરૂર આ અસ્તિત્વમાં આવશે અને ઘણા બધા એમની ઈચ્છાથી લાખ બે લાખ ચાર લાખ અમારાથી પામે પણ આયુષ્ય અને પર્યાયને કારણે ન થતા આવું એક જણને પ્રશ્નમાં આજ એમના વિધાન નીકળી જાય છે અને જોજો ક્યારેક એમાં કંઈ ગણતરી ના હોય કે એક બેન પચાસ ના પચાસ કેમ હજુ થયું નથી દાદા ભગવાન કે છે આ જ્ઞાન અને જ્ઞાન પ્રાપ્તિ પછી અગિયાર વર્ષ અથવા તો વધુમાં વધુ ચૌદ વર્ષ વધુમાં વધુ ચૌદ વર્ષ વિકાસ બધી નીકળી જાય ત્યારે પછી ગળમાં ગબેસે અને જ્ઞાન લીધાને ત્યાં તો ચૌદ વર્ષ તો પૂરા થઈ ગયા છે અમને કશું થતું જ નથી આવું વાત એ ગણતરીમાં નહોતા કયા કે અગિયાર ને ચૌદ એની પાછળ એક સિદ્ધિ છે ગણિત છે એટલું જ છે બીજું કશું નથી એમાં વર્ષની ગણતરીઓ નથી હોતી શાહ સાહેબ એટલે આ કે દાદા ભગવાન જે દાદા ભગવાનનું બારમા સ્થાનની સ્થિતિ બારમા સ્થાનની સ્થિતિ એ નિશ્ચયની અદભુત સ્વરૂપ કેવળ જ્ઞાનની નજીકની બીજા ચરણની બહુ સુંદર અને તરત જ પછી સહયોગી પણ હોય છે કેવળ જ્ઞાનનું એ ક્ષપક શ્રેણીમાં વાર જ નથી લાગતી ઘાસની ગંજીઓ જરાક તણખો પડે ભૂ કરતો થઈ જાય ભડકો થઈ ખલાસ થઈ જાય જોત જોતામાં તો વાર નહીં લાગે એવું થઈ જાય કે કલાક બહુ હવેથી નથી હોતી એ એટલે દાદા ભગવાને કહ્યું કે અમારી આજ્ઞાનો આરાધક શ્રીમદજીએ પણ એ જ કહ્યું જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન ખુલ્લું કરી શકે છે અંતર મુહૂર્ત આપણે પચાસ મિનિટ કહીએ અને આપણી આજકારને લીધે કલાક કહીએ એટલે અમારી આજ્ઞા અમે જેમ આપી છે તેમ અમારાથી અપાઈ છે તેમ હવે શબ્દ અને શબ્દથી નહીં પણ દાદા ભગવાન જેમ આપે છે ને જેવી રીતે આપે તે રીતે એટલે અમે ઘણી વખત કહીએ આજ્ઞા પાછળથી બહુ મોટું છે એ જ મુખ્ય છે ચર્ચિલ અરીસામાં જોઈ પહેલી પાર્લામેન્ટના પેલા વક્તવ્યમાં ફેલ થાય છે જઈને નહીં ચાલે આ તો અને વોર છે આટલી બધી ભયંકર શું થાય અને બધા મને અહીંયા મૂકી મૂકી દીધો છે અને કયા ફેમિલીમાંથી આવેલો છતાં જે નહીં ચાલે નહીં નિશ્ચય બેસી ગયો અને અરીસામાં એના પ્રતિક સામે જોઈ અને બરોબર જાણે પાર્લામેન્ટ શબ્દી પાર્લામેન્ટ આજે બહુ પ્રેક્ટિસ કરી અને પછી ગયો તે જે વી ફોર વિક્ટરી આપી એને અને કમાલ થઈ ગઈ સાહેબ એ તો દાખલો પ્રખ્યાત છે દાદા ભગવાને કહ્યું પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ સામાયિક બધું આમ છપકા કે ને અરીસો કે બધું કે ઘણી ઘણી રીતે કહ્યું છે નહીં યોગ્ય સારંગજી ઘણી ઘણી રીતે કહેલું છે એટલે જ્ઞાની પુરુષનું દાદા ભગવાનનું નિશ્ચયથી જે બારમું કેવળ જ્ઞાનની કોટીનું કેવળ જ્ઞાન નહીં પણ જ્ઞાન સ્વરૂપે કેવળ જ્ઞાન સ્વરૂપ પણ કેવળ દર્શનીય અને કેવળ દર્શનીય સ્થિતિ એમની દસમા ગોસ્થાનની વ્યવહારની હવે એટલી અદભુત સ્થિતિ છે આ સંસારી વેશમાં દસમું ગુણસ્થાન તેથી લાવે બોલો સાહેબ એ સંયમ માર્ગનું છે અને આચાર્ય ભગવાનનું છે અને આચાર્યના ગુણો શાસ્ત્ર એ બધાએ વર્ણન કરેલા જ છે ને ઉપાધ્યાયના આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા જ હરિહન હરિહનથી માંડીને ગુણ એટલે આપણે કહ્યું ને આ વિતરાગ અને વિતરાગ માર્ગ અને હોલિસ્ટિક સાયન્સ ઇંગ્લિશમાં કહીએ બધું જ ગુણ પૂજાનું સાયન્સ છે ગુણ પૂજાનું સાયન્સ છે એ વ્યક્તિ વ્યક્તિ સ્વરૂપે વ્યક્તિ પૂજા એટલે કે મેટર પૂજાનું નહીં શું કહ્યું હા આજનું વિજ્ઞાન તો મેટર મટીરિયલ છે ને બધું એટલે મટીરિયલ પૂજા કેમ કરીને થાય દેખાય નહીં મટીરિયલ કશું દેખાય નહીં પૂજાઈ જાય એ કેવી રીતે બનતું હશે આપણે અંદરના એના પૂજાવાના ગુણો આ એ તો ખબર નહીં આવે શું થાય તારે એટલે ગુણપૂજા બહુ સમજવા જેવી વસ્તુ છે ગુણ પૂજા એ ગાંડો હોય તો એને ગુણ હોય છે સમજ્યા એટલા માટે આજે દાદા ભગવાને કહ્યું આપણે લખી નાખીએ પોતે પોતાની ભૂલો જોઈને એના માટે આખું બધું લખાણ હોય આવી જાય બધું જ પરંતુ દાદાએ કહ્યું કે દાદાએ નિર્દોષ કેમ થયા બધાને તો કે એમના વચનો છે દિવ્ય બહુ સુંદર વચનો છે આ બાબતમાં એમની નિર્દોષ દ્રષ્ટિ માટે કે અમે એમ પટેલ અને એમ પટેલ તરીકેના જીવનમાં નિર્દોષ દ્રષ્ટિ કેળવીને શું કહ્યું વેદીને વેદીને પછી જગતને નિર્દોષ જોયું એમાં વ્યવહાર દ્રષ્ટિની વાત આવે છે સાહેબ શાહ સાહેબ ના આવે શાહ સાહેબ વ્યવહાર દ્રષ્ટિ ને તો એમ પટેલ હા કેવું ને વેદવું અને બાર બારે આપણે પદે સંબંધોના વ્યવહારોથી કંઈ કોઈ પણ પ્રકારે ક્યાં પણ કોઈ પણ રીતે હોવું ગમે ત્યાં હોવું એક શરીર શરીરની બહાર જ એ વસ્તુ બહુ નોખી છે બે એટલે આ ઇનર સાયન્સ કહ્યું આ જ કારણથી ઇનર સાયન્સ કહ્યું અને હરેકને લાગુ પડે છે આ તો સંયમી હોઈશું કે સંસારી હોય હોઈશું બધાને એક સરખું લાગુ પડે છે પરંતુ એ ભગવાન માન્ય વ્યવહાર માન્ય એ બધો આખો વ્યવહાર માર્ગ છે આખો એ આવા નિશ્ચય પ્રાપ્તિ માટેનો વ્યવહાર માર્ગ આ મુખ્ય હેતુ એનો હેતુ આ વાત છે એટલે જ્ઞાનીની દશા કે છે અમારી દશા તીર્થંકર ભગવાનથી નીચે અને નૌકાર મંત્રમાં આચાર્ય ભગવંતનું નમસ્કાર છે એની ઉપર એટલે વચમાં કે એવું મુકાય નહીં નમો જ્ઞાની આ બોલાય છે પણ જ્ઞાની બોલાવવાનું બહુ મુશ્કેલ પડી આવું છે સાહેબ શું જુઓ છો પદ છે એ જ્ઞાનીનું પદ કહેવાય છે કેવો જ્ઞાની નજીકનું છતાં તીર્થંકર ભગવાનની નીચે હમ એટલે કહ્યું ને કે અમારા માથા પર જીનેશ્વર છે જીન અને જીનેશ્વર ભમરી ઈયરને ચટકા ચટકાઈ કરે છે ચટકારા ખાતા ખાતી ઈયર એટલી ચટકારાની મીઠાશોથી વિકાસની પ્રક્રિયા તો છે જ પૂતગલની અને વિકાસની પ્રક્રિયામાં જેમ જેમ ઉપરના સ્તર ચમડીના નાજુક સ્તર બધું વિકાસ થતા જાય છે અને પેલું ખાતું ખાતું એ થઈ અને ઉપરનું સ્તર છૂટું પડે થોડું પરંતુ પ્રમાણ જોવાનું એ છૂટું પડે છે અને ખબર પડે છે પણ પડવા ના દઉં એટલે ચીટકેલું પાછું એમ પાંચ પ્રગટ થાય છે એમ નથી ટટકા ખાતી ખાતી અને બધા જુએ છે કા ઈયર ભમરી કેમ કરીને ઉડવા મળી એટલે જીન ભજનાથી કરતા જીન કરતા કરતા જીન સ્વરૂપ તો સહેજે થઈ જાય સહેજે થઈ જાય એટલે સૈદ્ધાંતિક સ્વરૂપે તમારી પાસે બધા આચાર્ય ગંજી છે પૂરા મને શબ્દને પ્રમાણે જોવું પડે પેલું શું કરીએ ગઠાણી સાહેબ હમ વાળું સૂત્ર આવ્યું હે દિગંબર વાળું સૂત્ર કઈ જોઈએ કમ્પ્યુટર માટે દાદાજી કોમ્પ્યુટરમાં મને ક્યાં જોતા આવડે હું બોલું ને દાદાજી બોલો ને પણ કોણ છે માણસને ઉઘાડા થવું છે માણસને ઉઘાડા થવું છે એટલે બોલો પણ એને સ્કોપ મળતો નથી પણ એને સ્કોપ નથી મળતો એને સ્કોપ મળતો નથી એને સ્કોપ મળતો નથી માણસને કેવી રીતે ઉઘાડા થવું છે પ્રશ્ન છે માણસને કેવી રીતે ઉઘાડા થવું છે તો કે માણસ સ્વરૂપે માણસ સ્વરૂપે કેવી રીતે કેવી રીતે તો કે માણસ સ્વરૂપે એના ભગવાન ઉગાડા થઈ જાય માનવ સ્વરૂપે એના ભગવાન ઉગાડા થઈ જાય એટલે કે પહેરેલા કપડાએ એ ભગવાન દિગંબર અવસ્થાએ ખુલ્લા થઈ જાય પહેરેલા કપડાએ ભગવાન દિગંબર અવસ્થાએ ખુલ્લા થઈ જાય એ કઈ જાતનું એ લઘુનંદન તને સમજણ પડી અને એ જ એના દિગંબર ભગવાનના દર્શન કરે અને એ જ એના દિગંબર ભગવાનના દર્શન કરે અને સાચો દિગંબરી બને અને સાચો દિગંબરી બને લો ગાંઠાની સાહેબ ત્યાં સુધી એ દિગંબરી બનવાનો નથી ત્યાં સુધી એ દિગંબરી બનવાનો નથી એટલે આ તો ખોટું લાગશે આ તો આવું ના હોય ખોટું ના લાગે સાહેબ ખોટું લાગે એવું છે લક્ષ્મીનંદન ખોટું લાગશે બોલે શું કે છે સરીબેન હા કે ના બધા જે કપડાં ના દેખાતા કપડાં પહેરેલા એને દેખાવા લાગે કદાચ પછી તે જ્ઞાની પુરુષ એ પરમ વિનય યથાર્થપણે શું છે એની સમજ ખુલ્લી કરવાના પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને જ્ઞાની પુરુષ એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે પરમ વિનય સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે અને નિમિત્ત પણ સિંગલ માત્રામાં છે અને જ્ઞાની પુરુષ એટલે દેહધારી પરમાત્મા એટલા માટે ડબલ મૂકવું છે હવે બીજું સૂત્ર લઈએ સૂત્ર નંબર ચુવાળીસ પિંડ પ્રકાશી શકે એ જ બ્રહ્માંડ પ્રકાશી શકે આ સિદ્ધાંત છે બોલો આ સિદ્ધાંત છે તો તમને શું લાગે નથી બોલતું નથી કોઈ એટલે આ અક્રમ વિજ્ઞાન અને અક્રમ માર્ગ અને એ અક્રમ માર્ગમાં આ મોક્ષ પ્રયાણી મોક્ષ માર્ગીઓ ગાંઠાણી સાહેબ કેવા મોક્ષ પ્રયાણી બોલો મોક્ષ માર્ગી એવા દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત એવા જ્ઞાનીઓ આવે યથાર્થ જ્ઞાની સ્વરૂપે પોતે પોતાને પ્રકાશતા પ્રકાશતા આખા બ્રહ્માંડ સ્વરૂપ લોક સ્વરૂપને પ્રકાશી શકે એવી એમનામાં ક્ષમતા દાદાએ મૂકી દીધી છે હા બસ હવે બસ એ ક્ષમતાથી હવે બચી પડવાનું છે શું દાદા કહેતા હતા જોડે જોડે બધું ખરું કહ્યું છે ને મારો એક જણ હોય તો ધમધમાઈ નાખે આ બ્રહ્માંડને ઊંચું નીચું કરી નાખે કે છે કયો કરતા ભાવ આવ્યો એમાં મહેશ બોલતા નથી એટલે બોલો ને બોલવાનો આપો મહેશને મહેશ આવે છે બહુ વખતે હાથમાં નથી આવતા આપ તો પુત્રો માટે પણ કહેલું કે એક બે બે પાંચ બેની જ વાત કરેલી કે તૈયાર થઈ જાય ને આમ બી કહેલું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ અમને કોઈ એવા તૈયાર છે અમારી મહેનત ઓછી થાય મહેનત કોઈ ઓછી કરનારું હોય તો સારું તમે કોઈ જગ્યાએ સત્સંગ માટે ગયા હોય પાંચ વસ્તુ સત્સાધન ને બધું સમજાવવા એમની કૃપાથી આશીર્વાદથી ગયા હોય તો કે આવું તમે ફરો ને અમારી મહેનત ઓછી થાય તમે બધે ફરો છો તો એટલે અમે એટલા પહોંચી વળતા નથી એટલે ટૂંકમાં તૈયાર થવાની વાત હતી આ તો શું કહીએ વાત સાચી છે આપણે બધા માટે અને એમની અસ્થિ હતી હાજરી હતી પ્રત્યક્ષતા હતી અને જોયું ત્યારે આ વાત હવે ત્યાર પછી તો આ બાજુના દ્રષ્ટાંત છે એવી રીતે રહ્યા હતા હવે આપણે આ બાજુ દ્રષ્ટાંત છે એવી રીતે રહેવું પડે એટલે અમને મમ્મીજી પાસે હશે મારી અમે હશે બાજબાજી ઉપર મને કે જબરા છે હશો ને આવું છે કાંતિ આનંદ તમે હસતા કેમ નથી જ્યાં ખખડો છે જરાક આપો એમને ખખડાવો હસો હસો બધા ખખડાવો કાયમ હસતા જ હોય દાદા ના પણ અહીંયા બધાને હસાવો ને અરે નાખો ફેંકે રાખો ને એટલે પિંડ પ્રકાશી શકે એ જ બ્રહ્માંડ પ્રકાશી શકે આ સિદ્ધાંત છે એટલા માટે આજનું આક્રમ વિજ્ઞાન એ અક્રમ વિજ્ઞાનના પ્રકાશે કરીને આપણે એમાં પ્રકાશમાન થાય છે શું એટલે કે નજરાય છે દેખાય છે જણાય છે હવે દેખાય છે ને જણાય છે એના પરથી આજના આટલા બધા બુદ્ધિશાળીઓ એટલું ના સમજી શકે પરીક્ષા સાહેબ છે ને પેલા ના નથી ના એ તો ગોપાલભાઈ છે પરીક્ષા સાહેબ જેવા જ લાગે નહીં હે તો શાહ સાહેબ શું આજના બુદ્ધિશાળીઓ ઉત્તમ શાહ નજરાતું અને દેખાતું ને જણાતું એને ના સમજી શકે દેખાતા જણાને આપણે દેખવા જવાનું છે જાણવા જવાનું છે એનો સ્વભાવ છે દેખાઈ જવાનો જણાવવાનો તો આપણો સ્વભાવ શું છે તો આપણે એને દેખવા જઈએ છીએ જણવા જઈએ છીએ હા પણ જે સ્વભાવ છે એને એવું કંઈક કરવું પડે છે આ વાત છે શાહ સાહેબ કોને કંઈક બોલો ને એ સમજ નથી પડતી આ તો સારા સાહેબ પછી બોલવાનું નથી આજે કેમ આવું થયું છે પરેશાનંદજી અચ્છા ત્યાંથી ત્યાંથી કરવું પડે પણ અચ્છા પણ એ ચાલે ખરો અચ્છા એટલે એનું અવાજ આવે એનું અમુક રેન્જ હશે ને દેખાવું જણાવવું એ એના સ્વભાવથી જ થાય છે જે એના સ્વભાવથી જ દેખાય છે સ્વભાવથી જ જણાય છે કારણ કે એનો એનો એનો સ્વભાવ છે જો દેખાય છે એનો દેખાઈ જવાનો સ્વભાવ નહીં અને આત્માનો પણ એ જ સ્વભાવ છે જો અને આપણે એવો સ્વભાવ નહીં કે આપણે એને વગર દેખે દેખાઈ જાય આપણે પણ ક્યારે કે દેખા દેખાનારના દેખતા થઈ જતો દેખાડનારને દેખતા એ તો દાદા જ્ઞાન પ્રાપ્ત થયા વિના એ મુશ્કેલ છે હવે આ વિજ્ઞાનીઓ છે બધા ક્યાં શું કરે અત્યાર પછી ઉત્તમ શાહ કોને બોલો કંઈક બરાબર છે દેખાતા દાદા ભગવાનને આપણે જોઈ લઈએ એટલે દેખાઈ જાય બધું અને જણાતા ને શું એટલે એ જણાય જ જાય અંદર પણ જે જણાય છે તે એનો દોષ છે એને જણાવવાનો જણાય સ્વભાવથી છે હે જે જણાય છે મને જણાય કે બીજાને જણાય તો સ્વભાવથી છે કોને જણાય છે જણાય છે સમજી લેવાનું છે બરાબર છે ત્યાર પછી સરીબેન કેમ અસરત કરો છો હે પિંડ પ્રકાશી શકે એ જ બ્રહ્માંડ પ્રકાશી શકે સિદ્ધાંત છે એટલે કહ્યું હતા મચી પડો ને કે છે ધમધમાય નાખો બધું કે છે આ શું બેસી રહ્યા છો દાદાજી એક પૂછું બધા સાંભળે એવું પૂછો ને હા પ્રત્યાખ્યાન ન થવાનું કારણ શું અપ્રત્યાખ્યાન માટેની પ્રીતિ એના પ્રીત્યાર્થે આપણે એને બરાબર છે બીજું પૂછવું છે આ અપ્રત્યાખ્યાન તરફની પ્રીતિ જાય કેવી રીતે પ્રમાદની પ્રીતિ જશે તો એ જશે હવે આગળ પૂછું પ્રમાદની પ્રીતિ જાય કેવી રીતે પ્રમાદ વિશેનું અજ્ઞાન ફીટે ત્યારે પ્રમાદ વિશેનું અજ્ઞાન શું છે દાદાજી પ્રમાદ વિશેનું અજ્ઞાન કવિરાજે કહ્યું ખરું કે આ શ્વાસ એક વખતે શ્વસન થઈ ગયું ગયો તો ગયો પાછો ના આવે ડાબુ પર સવારનું ઝાકળ છે અને ઝાકળનું બિંદુ દાબ થી આમ સરકતું સરકતું દાબ પર આવ્યું છે અને લટકી જ રહ્યું છે પડ્યું કે પડશે શાહ સાહેબ એવું નહીં ડાબ તમે જોયું છે એવું કોઈ દાડો હે તમે ટપક ટપક નહીં કરું પડ્યું કે પડશે પડ્યું કે પડશે પડું પડું કેટલો વખત કેટલી હતી એ ટીપું જે પડ્યું એ પાછું ફરતી એનું એ ટીપું આની પાછું ફરતી પડવાનું છે હા એટલે તો પ્રમાદનું આ બધું એના મધુ અજ્ઞાન એના માટેનું હમ ચારિત્ર મોહ વહેલું જતું થશે બધું એની મેં કરવા મળશે એવું નહીં થતા સાહેબ વાલા પર જેટલી લગમો છે એ બધી છૂટી થઈ જવી જોઈએ એટલે વાલું મુક્ત થઈ જાય પછી અંગ્રેજના ગોળાઈમાં આપણે જતું રહે બરાબર વાળું શું શું વાળું ફરી કાઢો એસે લખો તમારું જો હમણાં તો એવું લાગે છે મારું કહેલું મારું માનેલું મારું વિચારેલું બધું વાલું વાલું વહેતું મૂકે એના માટે મોક્ષ અહીંયા જ છે દાદાએ કહ્યું શું યોગેશાનંદજી હું એના માટે બહુ સૈયદ છે અહીંયા છે તમે પોતે જ મોક્ષ સ્વરૂપ છો ભાલું વહેતું મુક્તાની સાથે સ્વાદ એ બેને સાથે સાથે ત્રીજું સૂત્ર નંબર બસો ને સાહીઠ આ ત્રિમંત્ર આપણી બધી જ નેગેટિવિટી નિષાધકતાઓ મને કાઢવાનો સમર્થ છે નિષેધાત્મકતા નેગેટિવિટી એટલે નન્નાઓ બોલવાથી ના હોય બોલ્યા વગર અંદર હોય જ નહીં ને બોલ્યા વગર હોય છે અંદર કોઈને નન્નો હોય બોલે નહીં કોઈ ના જ હોય હોય હોય એટલે નેગેટિવિટી <laughs> હોય નહીં હે નેગેટિવિટી તો હોય ના હોય કયા મને સમજણ ના પડી પૂછી લીધું મેં એટલે આ ત્રિમંત્ર આપણી બધી જ નેગેટિવિટી કાઢવાના સમર્થ છે એટલે તમે નિષ્પક્ષપાતી ગયા નિષ્પક્ષપાતી ગયા કોઈ પણ પ્રકારનો મનથી શું વાંચાથી શું કે કાયાથી શું નિષ્પક્ષપાતી આ ત્રણ સૂત્રો છે સાહેબ જુદા લઈ લો જાઓ હવે આપણે યોગેશ્વરનજી આ સ્વપ્નમાંથી જાગ્યા છે તો કંઈક કોને કંઈક મને સમજ જ નથી પડતી જાગ્યા છે હું જોઉં છું વાત અચ્છા એ ચાલુ હતું આપણે બધા બોલાવી લો જે બધા સંલગ્ન છે બધાને બોલાવજો પતી જાય હવે જરા જાહેર કરો એક બાજુ પૂજન ચાલે અને પદ ચાલુ કરજો બધા બે પીરલ અમે સાડા પાંચ તો થયા છે મારે સાડા છ થી નીકળાય તો સારું છે સાડા છ સપનામાં જાગ્યો તે લાગ્યો જાગરો સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો પાર રે જોગીડા આંખોમાં બીનો બીનો ભાર રે જોગી કેવું સુને કેવું જા સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને નાચોમાં ભીનો ભીનો બાર રે ચોદીના આંખોમાં ભીનો નબી આવે સૃષ્ટિ આપણના સપનામાં જાજો તેનો લા والی वाली कोन थी वारा मुखारी गायो गायो અંતરની નારી અબૂદ અંતરની નારી અબૂદ અંતરની નારી અંતરની નારી અબુ تو مجھ तो मुने الله અમૃત રસ એક જબુંદે અસરામૃત રસ એક જબુંદે અસરામૃત રસ એક જબુંદે બની ગઈ મા પણ ગઈ મા ચડના વિનોએ ગુલાલ છાટી રંગ વિનોએ ગુલાલ છાટી રંગ બિની કરી ગયા રંગ બિની કરી ગયો ગુજરાતનું બહુ પ્રખ્યાત સારું છે તે અમેરિકામાં તે એવા દાદા મુજબને મળી ગયા આખું બધું એ લાઈન છે છેલ્લી લાઈન પેલી ઉષાબેન મહેતાની છોકરી ગાય છે તે હું શોધું છું ને એક બોલ્યો છેલ્લું પછી અસીન જઈ જકારો છ થઈ જશે પતા પૂરું થઈ જાય Hmm. થયો સફળશે હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સનુ રાતા જમૈયા કોઈ કહો Namu જંકું છું તે ક્યાં મળશે હું જંકું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાન જય જયકારો દાદા ભગવાનના કિમ જય જયકારો દાદા ભગવાનના કિમ જય જયકારો દાદા ભગવાનના કિમ જય જયકારો ભગવાનના મધે દેખાવું દાદા ભગવાનના સુંદર જયકારો દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા பகவன் દાદા ભગવાન ઓહો દાદા ભગવાન ઓ દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે बोलो रे बोलो रे जय दादा भगवान जय बोलो रे जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय बोलो रे बोलो रे जय दादा भगवान जय बोलो रे ભગવાન જય બોલો રે